શ્લોક નંબર ફોર્ટી એઇટ શાસ્ત્રોક્ત આપધર્મો યહ સત્વલ્પાપદિકર્હિ ચેત મદાશ્રિતેર મુખ્યતયા ગ્રહિતવ્યો ન માનવૈ અને અમારા આશ્રિત જે મનુષ્ય તેમણે શાસ્ત્રે કહ્યો જે આપત ધર્મ તે અલ્પ આપતકાળને વિશે મુખ્યપણે કરીને ક્યારેય ગ્રહણ ન કરવો સ્મૃતિ અને પુરાણો વગેરેમાં વર્ણવેલો આપતકાલીન જે ધર્મ તે મારા આશ્રિત મનુષ્યોએ અલ્પ આપતકાળમાં મુખ્યપણે ન માનવો જેમ કે આર્તો વ્રતાહે અપ્યશી અપ્યશની યાદન્નમ વિષ્ણુ નિવેદિતમ રોગી મનુષ્ય વ્રતને દિવસે પણ વિષ્ણુને નૈવેદ્ય ધરેલું અન્ન ખાઈ શકે છે આ રીતે બીમાર માણસને જમવાનું કહેનારું જે શાસ્ત્ર વચન તેને મુખ્ય રૂપમાં લઈને સામાન્ય તાવ આવે કે માથું દુખે શરદી થાય આવા થોડા કષ્ટ સમયે અથવા થોડા આપતકાળમાં ભોજન કરવું નહીં આપત ધર્મનું તાત્પર્ય છે પ્રાણાત્ય આપતકાલ પ્રાણાત્યય પ્રાણાત્યય આપતકાલ અર્થાત પ્રાણ સંકટ હોય ત્યારે ત્યારે હળવા પગથિયાનો ઉપયોગ કરવો તે પહેલા ન કરવો આપત ધર્મનું તાત્પર્ય છે પ્રાણાત્યય આપતકાલ અર્થાત જે વિધિ પાલન કરવા જતાં પ્રાણ છૂટી જતા હોય તો ત્યાં તેવું ન કરવું અને આપતકાળ આપતકાલીન ધર્મનું પાલન કરીને પ્રાણ બચાવ કરવો પણ તેવું તો ન હોય તો પણ નિયમથી છૂટી છૂટી લઈ લેવી એવું અમારા આશ્રિતોએ ન કરવું આ સંબંધમાં એક આખ્યાયિકા સાંભળવામાં આવે છે કે વિદ્યાવતામ અગ્રેસર એક કોઈ ચક ચાક્રાયણ ઋષિ છે તે પ્રાણ જવાના સંકટને પ્રાપ્ત થાય છે અન્નના અભાવમાં તે પ્રાણ જવાના સંકટને પ્રાપ્ત થાય છે અન્નના અભાવમાં ત્યારે તેમને કોઈ હલકા મળતું નથી તેને પ્રાણ જવાના થયા છે આમ તો ઋષિ છે બ્રાહ્મણ છે ત્યારે તેમણે કોઈ હલકા વર્ણના માણસ પાસેથી તેમણે ખાધેલા એઠા અડદ ભીખમાં માગીને ખાધા ચંડાળ પાસે ભીખ માગી તે એ ખાતો તો અડદ ખાતો તો એમાં થોડાક આપ્યા તે એને ખાઈ લીધા પછી ઓલા પૂછ્યું કે લ્યો પાણી હોતી પીવું છે કે ના હોત તારા હાથ પર પાણી ન પીવું હું અભડાવ તારા હાથનું પાણી હવે પીવાય નહીં હું અભડાવ તો ઓલા તો આશ્ચર્ય થયું કે ભાઈ તું મારા અડદ ખાઈ ગયો અને એ મારા યઠા અને પાણી એટલે ઓલા સ્પષ્ટતા કરી કે એટલું અનાજ ન ખાત તો મારા પ્રાણ છૂટી જાત પણ હવે અનાજ મારા કોઠામાં ભયું ગયું એટલે મારા પ્રાણની રક્ષા થઈ ગઈ છે હવે જો હું પાણી પીવું તો અપડાવ અડદ ખાધા એટલે ન અપડાવું એટલે એને આપતકાળ કહેવાય ત્યારે ચાક્રાયણ ઋષિની આખ્યાયિકા ત્યારે તેમણે કોઈ હલકા વર્ણના માણસ પાસેથી તેમણે ખાધેલા એઠાઅડદ ભિક્ષામાં માગીને ખાધા ત્યારે તેણે પોતાની પાસે પાણી હતું તે પણ આપવા માંડ્યું ત્યારે ઋષિએ કહ્યું તે તમે શુદ્ર છો તે તમારું ઉચ્છિષ્ટ પાણી મારે ન પીવાય હું અભડાઈ જાઉં ત્યારે પેલા શુદ્રે પૂછ્યું કે મારા ઉચ્છિષ્ટ અડદ ખાવાથી તમે ન અભડાયા અને હવે પાણી પીવાથી અભડાઈ જાઓ ત્યારે ઋષિએ કહ્યું હા તેમણે સમજાવ્યું કે જો હું અડદ ન ખાત તો મારા પ્રાણ છૂટી જાય તેમ હતા તેથી અડદ ખાધા પરંતુ હવે મારો પ્રાણ બચાવ થઈ ગયો છે હવે જો હું પાણી પીઉં તો મને વર્ણાશ્રમ લોપિયાનો દોષ લાગે પ્રાણ સંકટમાં મેં અડદ ખાધા તેમાં ન લાગ્યો આવી આખ્યાયિકા સાંભળવામાં આવે છે અલ્પ આપતકાળમાં આપતકાળના ધર્મથી નિર્વાહ ન કરવો તેમજ આપતકાળ હળવો થાય કે જતો રહે ત્યારે તુરત પોતાના ધર્મમાં આવી જવું પણ સંપ્રદાયમાં એવો રિવાજ છે કે ક્યાંક મરણ થઈ ગયું હોય તો પૂજા છે ને મંદિરમાં દઈ આવે એટલે ઓલું હુતક મળે હુતક હોય તો પૂજા મંદિરમાં દઈ આવે પછી આવે જ નહીં લેવા એટલે સાધુ એ નિયમ કાઢી નાખ્યો પૂજા છે ઉતક છે તો કે સ્વામી પૂજા થાય તો કે આ કરો સ્વામીને ખબર હોય કે જો એકવાર હુતક આવ્યું પૂજાનું તો પાછું જાહે જ નહીં એટલે પછી સાધુએ છૂટી આવી દીધી હુતકમાં પૂજા થાય એટલે અલ્પ આપતકાળમાં આ ગ્રહણ ન કરવું હા પૂજા મૂકી દે એટલે પછી આળસ થાય ને કે કાંઈ નહીં હવે હાલો પંદર દી પછી લઈ આવશું ગામડામાં મંદિરો હોય ને ત્યાં પછી પૂજા મૂકી જાય કોઈને ઘેર મરણ કે જન્મ થયો હોય તો હુતક છે એટલે પેલે કે હુતકમાં ન થાય ને પૂજા એમ એટલે હુતક આવ્યું છે તો લ્યો પૂજા એમ મંદિર પછી હુતક વ્યુ જાય તો લઈ ન જાય આળસ છે ને માણસની આળસ પ્રકૃતિ છે કે ઠીક છે આ હાલે છે સારું વાંધો નહીં એટલે લઈ ન જાય એટલે એવું થાય ઢીલા પોચા હોય તો એવું થાય એમ માંડ માંડ સાધુએ પૂજા પકડાવી હોય એને માંડ માંડ કરતા હોય પછી એને હુતક આવે તો એને હુતક આવે તો એ ઢીલું પોચું ઢીલું પડી જાય વધારે એમ અને તો તમે એક દી પાછી પૂજા ન કરો એટલે બીજી દી ન કરવાની ઈચ્છા થાય થાય ને થાય એક વાર તો અલ્પ આપતકાળમાં આપતકાળના ધર્મથી નિર્વાહ ન કરવો તેમજ આપતકાળ હળવો થાય કે જતો રહે ત્યારે તુરત પોતાના ધર્મમાં આવી જવું પણ આપતકાળ ધર્મનો ખોટો ઉપયોગ દેહભાવને પોષણ કરવામાં ન કરવો એવો શાસ્ત્રકારોનો અભિપ્રાય છે તે મોક્ષ ધર્મમાં કહ્યું છે કે યથા શરીરમ ન ગ્લાયે ન ગ્લાયન નૈયાન મૃત્યુ વશય નૈયાન મૃત્યુ વંશ યથા તથા યથા વશમ યથા નૈયા મૃત્યુ નૈયાન નૈયાત મૃત્યુ વશમ યથા નૈયાત મૃત્યુ વશમ યથા તથા કર્મસુ વર્તેત સમર્થ સર્વમાચરેત બિના તપ કેવું કરવું તો જ્ઞાન છે એનો ઘાત ન થવો જો શરીરમાં ઓવર થઈ જાય તો એ જ્ઞાનનો ઘાત થઈ જાય અને લેસ થઈ જાય તો એ જ્ઞાનનો ઘાત થઈ જાય ભગવાનમાં જે ભાવના છે એ હાવ જળમૂળથી વય ન જ આવી જોઈએ એટલા માટે મહારાજે કીધું ને કે જેનામાં અતિ ત્યાગ જે જે સંપ્રદાયોમાં છે એમાં ભગવાનની ભક્તિ છે એ નાશ થઈ જાય એટલે અતિ ત્યાગ ન કરે અતિ ત્યાગ બહુ ન રાખ્યો મહારાજ કે થોડો ઘણો ત્યાગ હશે અને ભગવાનની ઉપાસના હશે તો એનું સારું થાય ભક્તિ ત્યાગ હશે અને ભગવાનની ઉપાસના બ્રેક થઈ ગઈ અને તૂટી ગઈ એટલે અતિશય જે આપતકાળ છે એ જ્ઞાનને હોતે બ્રેક કરી નાખે છે જ્ઞાનને એટલે ભક્તિને તમે માંડ માંડ એવા ભૂખ્યા ડાહ થઈ ગયા હો તો પછી તમારે ત્યાં કંઈ આમ કે ભક્તિમાં જીવ પલ્લે નહીં એ તો ખાવાથી ન જ પલ્લે એટલે પછી ભક્તિમાં જીવ પલ્લે નહીં ઓવર થઈ ગયો હોય વિષય વૈભવ તો પછી એ ઓલા વિષય વૈભવમાં પલ્લી ગયો હોય તો એ પાછો જીવ પલ્લે નહીં ભક્તિમાં એમ એટલે ઓવર ન થઈ જાય અને હાવ ડાઉન ન થઈ જાય એટલા માટે આ બધા નિયમો કીધા છે એટલે ભક્તિ જીવતી રાખવા નિયમોનું તાત્પર્ય ભક્તિને જીવતી રાખવી છે ભગવાનને ભગવાનની હારે જે ભગવાનની ભાવના છે ભગવાનને વિશે એને જીવતી રાખવી કોઈ પણ વાતે વધારે વૈભવમાં ડૂબી ગયા હોય તો થોડાક નિયમ કરીને વૈભવને થોડાક આઘા ખેડવા અને ભક્તિને જીવતી રાખવાની હાવ કરતા હાવ જો તોડી નાખે શરીરને ઓલું આમ સાધ ન રહેવા દે તોય ભક્તિ ન થાય એટલે એના માટે કંઈક થોડુંક પોષણ કરવું કે કમસે કમ ભક્તિની સાધ રહેવી જોઈએ વાત મુમુક્ષુ હોય એને ખબર પડે કે ભાઈ હાલો આ વધારે થોડુંક થઈ ગયું છે એને પોતાનું મન ભગવાનમાં ચોંટતું નથી તો થોડુંક અને ઓલી એ ખબર પડે કે બહુ વહમું પડે છે એટલે ભક્તિ કરવી બહુ વહમી પડી જાય છે હે માણસ માણસે અલગ અલગ જ હોય તો સહન શક્તિ સહન શક્તિની હૈદ આવી જાય એ તો પોતાને જ ખબર પડે ને એમ દાને જ ખોટી હોય તો વાત જુદી છે પણ પોતાને એટલી ખબર તો પડે ને કે ભાઈ આ મારે દાને સાચી નથી એટલે હૈદ આવી ગઈ છે બીજાને બતાવવા હાટું થાય તો એમાં બીજાને બતાવવાનું હોય એમ પણ પોતાને સહન શક્તિની હૈદ આવી ગઈ હોય અને પછી સહન ન થાય તો ભક્તિ ન થાય પોતે જ વિકળ થઈ જાય તો ભક્તિ ન થાય એટલે એવી વિકલતી નહીં આવવા દેવાની ત્યાં સુધી નહીં કરવાનું એમ હળવું રાખવું કારણ લાંબો ટાઈમ કરવો લાંબો ટાઈમ કરવાનો વાંધો નહીં થોડો થોડો લાંબો ટાઈમ કરે બે વર્ષ કરે સુધી પાંચ વર્ષ કરે આખી જિંદગી કરે એમાં કઈ વાંધો નહીં પણ પોતાને કે જે ભાવનાનો ઘાત થઈ જાય એવું ન કરે આમાં તો આપતકાળમાં પ્રાણનો ઘાત કીધો એમ પણ પ્રાણ જ્યારે પીડાય ત્યારે પછી ભગવાનમાં ભક્તિ રહેતી નથી અને ત્યારે જો ભગવાનમાં ભક્તિ રહે એવું તો કોઈક બહુ સમર્થ હોય એની વાત છે હો ની લિમિટ અલગ હોય એમ પ્રાણ બહુ પીડાય તો ભક્તિ ન રહે એટલે એવો પ્રાણને ન પીડાવા દેવો કે જવાની તૈયારી થઈ જાય આ શરીરમાં ભગવાને એક કે ઓલું સાયકોલોજીકલ ગોઠવી છે હે ઓલું ગોઠવી છે કે પહેલામાં પહેલી જરૂરિયાત છે ને એ જ શરીર માગે જરૂરિયાત માગે જરૂરિયાત પછી સગવડતા માગે સગવડતા પછી વૈભવ માગે ખાવાના સાંસા હોય તો એ હોનું ખરીદવા ન જાય પેલા ખાવાનું જ ખરીદે ને કે પેલા હોનું ખરીદે ખાવાના સાંસા હોય તો હોવાનું છે ને એ તો છેલ્લી જરૂરિયાત છે પહેલા ખાવાની જરૂરિયાત છે એમ પ્રાણ છે એ પેલી જરૂરિયાત છે પ્રાણને ટકાવી રાખવું પ્રાણ જો હરખો સ્વસ્થ હોય તો ભક્તિ છે એમાં ઉપયોગમાં આવે પ્રાણનો ઉપયોગ થાય પ્રાણ જો વિકળ થઈ ગયો હોય ત્યારે ભક્તિ ન થાય પ્રાણ વિકળ થઈ જાય તો ભક્તિ ન થાય યથા શરીરમ ન ગ્લાય ન ગ્લાયેન ગ્લાયત એમ જ્યારે જેવી રીતે શરીર બહુ ગ્લાની ન પામી જાય શરીર ગ્લાની ન પામી જાય એનો અર્થ એવો છે કે એનું જ્ઞાન છે એનો ઘાત ન થઈ જવો જ્ઞાનનો મિનિંગ એવો છે કે ભક્તિ જે ભગવાનમાં ભાવના આપણે કરતા હોય હરખે હરખું હોય તો મજા આવે કે ભગવાનમાં ભાવના કરવાની મજા આવે હારામ હારું કીર્તન હોય થતું હોય કે હારામ હારી કથા થતી હોય તો આપણે એ કથાથી આપલાવિત થઈ જાય પણ એ ક્યારે હરખે હરખું હોય તો બે ત્રણ દિનના ઉપવાસ હોય કથામાં બહેર હોય તો ન થાય કથામાં બહેર હોય તો એમાં બહુ ભક્તિભાવ ન જાગે માલિપા તો એને તો એ જ જાગે ભાઈ હવે ક્યારે આ પૂરું થાય એને ક્યારે જાય ખાઈ એમ એટલે યથા શરીરમ ન ગ્લાયત યથા શરીરમ ન ગ્લાયેત નૈયાન મૃત નૈયાન મૃત્યુ વશમ યથા અને મૃત્યુને પથારીએ ન પડી જવાય એને માટે રક્ષણ કરવું મૃત્યુ પથારીએ ન પડી જવાય તથા કર્મસુ વર્તેત સમર્થ સર્વમાચરેત તથા કર્મસુ વર્તેત એટલે એવી રીતે એનો રસ્તો મીડિયમ રસ્તો કાઢવો આપતકાળ હોય કે તપશ્ચર્યા હોય તપશ્ચર્યા છે એ આપ પ્રતિકૂળતા આપણે સ્વીકારી છે અને આપતકાળ છે એ પરાણે આવી પડ્યો છે એટલો ફેર છે પણ બેનો અર્થ તો શરીર દમન એનો બેની ઇફેક્ટ તો શરીર દમન છે જે રીતે શરીર અત્યંત દુઃખી ન થઈ જાય અર્થાત સામાન્ય કષ્ટ તો ધર્મ પાળતા આવવાનું જ છે સામાન્ય કષ્ટ તો આવવાનું જેમ કે એનો અર્થ એવો નથી કે તપશ્ચર્યા કરે એટલે કઠણ ન પડે કઠણ તો પડવાનું જ છે આપતકાળ આવે એટલે કઠણ ન પડે એવો અર્થ નથી કઠણ પડે પણ ભાન ભૂલાવી દે એવું કઠણ ન પડવું જોઈએ માણસના મગજનું બેલેન્સ વયું જાય એવું ઘટાડો મગજનું બેલેન્સ અથવા તો પ્રાણ છે એ પ્રાણ થોડોક પીડાય તો પણ માણસ વિકળ થઈ જાય એટલે વિકળતા ન આવી જાય તપશ્ચર્યા કરતાં કરતાં વિકળતા ન આવી જાય અમુકનું ખરેખર તપશ્ચર્યા કરતાં કરતાં તો સ્વસ્થતા આવવી જોઈએ એને જ તપશ્ચર્યા કહેવાય મગજ એકદમ સ્વસ્થ થઈ જવું જોઈએ એને એમ થવું જોઈએ કે ના મને બહુ મજા આવી ગઈ તો બીજી વાર કરવાની ઈચ્છા થાય ને એકવાર ઘા બરાબર ઘા પડી ગયો હોય બીજી વાર ને સીંડીએ ચડે જ નહીં જે બળદને ડામ દીધો હોય એ શેરીએ બળદ નથી જતો એટલે એવું કરવું છે બેલેન્સમાં રહી જાય અને ઠેઠ સુધી અને એમ કે ઝીરો સુધી પોગાડી દે તો વાંધો નહીં બેલેન્સમાં રહી જાય એક હારે વળગી પડે અને પછી હાવ જાય એવું ન કરવું જે રીતે શરીર અત્યંત દુઃખી ન થઈ જાય અર્થાત સામાન્ય કષ્ટ તો ધર્મ પડતા આવવાનું જ છે તે રીતે ધાર્મિક ક્રિયાઓ કરવી દરરોજ કરતા કઠણ પડે એવું ન કરવું કે આ ભાઈ આમ હું વિકળ થઈ જાઉં છું તો તું પહેલેથી જ વિકળ હો તો વિકળ થવાનું ક્યાં છે એમ એટલે તપશ્ચર્યા તો કઠણ પડવાની જ હોય છે પણ પ્રાણઘાતક કઠણ ન પડવી જોઈએ અને શરીરે સશક્ત હોય તે બધું જ કરે જે શરીરે સશક્ત હોય એને બધું કરવાનું શરીરે પ્રાણઘાતનો સમય આવે તો એને થોડોક રસ્તો કાઢવો જેને કરીને શાસ્ત્રનો બાધ ન આવે અને શરીરનો બાધ ન આવે હું રાજકોટ હતો ત્યારે એક ભગત હતા અમારે અમારા ઓફિસમાં બે હતા અમારા બહુ મિત્ર હતા એટલે એટલે કીધું કે તમે ચાંદ ઓલું માર્ક્સના નથી કરવું તમારે ફલાણભાઈ એટલે કે ના મહારાજે ના પાડી છે મહારાજ ક્યાં ના પાડી મહારાજે તો કીધું છે કરવાનું કે મહારાજે આત્મઘાત કરવાની ના પાડી છે ને એટલે એટલે જો હું ગોળાને પાણી ના આવું એક દી તો બરોબર એ થઈ જાય તપશ્ચર્ય માર્ક્સના ના ન રહે આત્મઘાત થઈ જાય એટલે કે અમે ના પાડી છે મારે આ રીતે બધા જ આપદ ધર્મમાં સમજવું વિસ્તાર થઈ જવાના ભયથી અહીં વિશેષ વિવેચન કર્યું નથી શ્લોક નંબર ફોર્ટી નાઇન પ્રત્યહમ તો પ્રબોધવ્યમ કૃષ્ણ पूर्वमेवोदयाद्रवेः કાર્ય कृष्णस्मरणम् કાર્યશૌચવિધિસ્તતઃ અને અમારા સત્સંગી તેમણે નિત્ય સૂર્ય ઉગ્યાથી પ્રથમ જ જાગવું અને શ્રીકૃષ્ણ ભગવાનનું સ્મરણ કરીને પછી શૌચવિધિ કરવા જવું પ્રતિદિન સૂર્યોદયથી પહેલાં જાગવું ઊંઘમાંથી ઉઠવું પંચ પંચ ઉષઃ કાલઃ સપ્ત પંચારુણોદય અષ્ટપંચ ભવેત પ્રાતઃ શેષ સૂર્યોદય સ્મૃત એક દિવસની સાઠ ઘડી હોય ચોવીસ મિનિટની એક ઘડી થાય બારે અઢીએ ત્રીન બાર દુ ચોવીસ એટલે ચોવીસ મિનિટની એક ઘટિકા થાય અને આખા દીની સાઠ ઘટિકા કહેવાય પંચ પંચાશત ઉષકાલ એટલે પંચાવન ઘડી થાય ત્યારે ઉષહકાળ થયો કહેવાય જૂના મુનિઓ ઋષિ મુનિઓ ઉષહ કરતા ને સાંજે તાંબાના લોટામાં પાણી ભરી રાખે પછી પી જાય એને ઉષહપાન કહેવાય એટલે પંચ પંચ ઉષહકાળ સપ્ત પંચ અરુણોદય પછી અષ્ટપંચ અષ્ટપંચ ભવેત પ્રાત પ્રાત પ્રાત થયું મનમોહન પ્યારા તો એ પ્રાત ક્યારે થયું કહેવાય તો અઠાવન ઘડી થાય સૂર્યની કોર બારી દેખાય એની પેલા અડતાલીસ મિનિટ એ પ્રાત થઈ ગયું કહેવાય શેષ સૂર્યોદય સ્મૃત એમ એટલે ત્યાં સુધીનો સૂર્યોદય સૂર્યોદય પહેલા ઉઠવું એમ કીધું ને મારે હું કીધું પ્રત્યહમ તો પ્રબોધાવ્યમ પૂર્વમેવ ઉદયાત ઉદયાત ભવે એમ એટલે કમસે કમ સૂર્ય જો સૂર્ય દર્શન કહેવાય એને સૂર્ય દર્શન થાય એની પહેલા એક કલાક વહેલું ઉઠવું સૂર્યોદય જો સાત વાગે થતો હોય તો છ વાગે ઉઠી જવું એનાથી પહેલું ગમે એટલું ઉઠવું એમ પણ એનાથી મોડું ન ઉઠવું તો એને સૂર્યોદયની આજ્ઞા પાળી કહેવાય પૂર્વ એવો દયાત દ્રવે હે ઉદયાત રવે હે રવે હે ઉદયાત પૂર્વમ એવ પ્રબોધવ્ય એને પહેલા જાગવું હે અંદાજે ચાર જેવું થાય સાડા પાંચ સાડા સાડા ચાર જેવું થાય સાડા ચાર થી પાંચ હોય તો એ સૂર્યોદય પહેલાં જાગ્યો કહેવાય પછી તો શિયાળામાં મોડો સૂર્ય ઉગતો હોય કે ઓલે પણ મોડો ઉગતો પણ સૂર્ય દર્શન થાય એની પહેલા અડતાલીસ મિનિટ ગણાય એને સૂર્યોદય કીધો અડતાલીસ મિનિટ છેલ્લી અને અડતાલીસ મિનિટ છે એ સૂર્યોદય કાળ કહેવાય સૂર્ય દર્શન થાય એ સૂર્યોદય નહીં સૂર્યો દર્શન થાય એની પહેલાંની અડતાલીસ મિનિટ એ સૂર્યોદય કહેવાય અને એની પહેલાં જાગવું એવું મહારાજ આજ્ઞા કરી કે સૂર્યોદય પહેલાં સૂર્યોદયમાં જાગવું એમ નહીં સૂર્યોદય કાળમાં જાગવું એમ નહીં સૂર્યોદય થાય એની પહેલાં જાગવું એટલે અઠાવન ઘડીની અંદર જાગવું એક ઘડી એટલે ચોવીસ મિનિટ પંચ પંચ ઉષહ કાલ સપ્ત પંચારુણોદય પંચ પંચ એટલે પાંચ ઘડી ચોવીસ પંચા એકસો વીસ બે કલાક વહેલું એ ઉષહકાળ કહેવાય ઋષિમુનિઓને ઉઠવાનો ટાઈમ ઉષહકાળ હતો સૂર્ય દર્શન પહેલા બે કલાક વહેલા ઉઠતા એમ છ વાગે ઉઠતા હોય તો ચાર વાગે ઉઠતા ના સાડા છ સૂર્ય ઉગતો હોય તો એ સાડા ચાર ઉઠતા ઉષહકાળ કહેવાય સપ્ત સપ્તપંચારુણોદય અષ્ટપંચ ભવેત પ્રાત શેષ સૂર્યોદય સ્મૃત અરુણોદય સૂર્યોદય પહેલા અરુણોદય થાય ને એટલે દેશી ભાષામાં પ્રાગડ વાહી ગયું એમ પ્રાગડ વાહે ઉગમણી દિશામાં થોડો થોડો થોડો થોડો અંજવાળો થાય તો પ્રાગડ વાહે હે કાઉન્ટિંગ સૂર્યોદય એટલે સૂર્ય આખા દિવસનો સૂર્યોદયથી લેવાનો સૂર્ય દર્શનથી લેવાનો સૂર્ય દર્શનથી બીજે દિવસે હાઠ ઘડી થવી જોઈએ આ એક સૂર્ય દર્શનથી બીજા સૂર્ય દર્શનમાં હાઠ ઘડી થાય એટલે સાઠ ઘડીનો એક દિવસ થયો એટલે પંચાવન ઘડી થાય ત્યારે ઉષાકાળ થયો સત્તાવન ઘડી થઈ જાય ત્યારે અરુણોદય થયો અઠાવન ઘડી થાય એની પછી ઓલું એને પ્રાતઃ થયું કહેવાય અને પ્રાતઃ થાય એટલે તો પછી ભગવાનને હોતે ઉઠાડતા હોય છે ને એટલે એની પેલા ત્યાં નાહી લીધું હોય બધું કરી લીધું હોય પ્રાત થયું મનમોહન પ્યારા હવે તમે ઉઠો હવે હવાર થઈ ગયું એમ પ્રાત એટલે હવાર થઈ ગયું પ્રતિદિન સૂર્યોદય થાય તેના પહેલાનો આગલા અહોરાત્રની પંચાવન ઘટી પછીનો સમય ઉષહકાળ ગણાય છે એટલે સૂર્ય દાખલા તરીકે તિથિના પંચાવન ઘડી ક્યાંથી શરૂ થાય એ બાર વાગે જ શરૂ થાય તિથિની પંચ ઓલી હાઠ ઘડી છે એ બાર વાગ્યાથી શરૂ થાય પણ અહીંયા જે લેવું છે એ સૂર્ય દર્શનથી થાય સૂર્ય દર્શનથી હાઠ ઘડી થાય ને નકર બાર વાગ્યાથી ઘડે તો બાર વાગે પંચાવન ઘડી પૂરી થાય તો પછી અગિયાર વાગે ઉઠવું પડે રાત્રે સાંજના એટલે એમાં ઘડીનું ગણતરી એવી રીતે કરવાની કે સૂર્ય દર્શનથી પહેલી ઘડી શરૂ થાય સૂર્ય દર્શન પહેલાં ઉઠવું છે એટલે ત્યાંથી પહેલી ઘડી શરૂ થાય ત્યાંથી પહેલી ઘડી શરૂ થતા થતાં હાંઠ પૂરી થાય એની પહેલાં પાંચ ઘડી વહેલું ઉઠવું એટલે ચોવીસ પંચા એકસો વીસ એટલે બે કલાક વહેલું એ એને પેલું કેવું કીધું ઉષા કાળ કીધા તારીખ હે પૂજા કરવી હોય તો કરી લીધી હોય પૂજા કરી લીધી હોય તો જમાય એમ પૂજા કરીને આપણે જમીએ છીએ હે હે મધ્ય મધ્યરાત્રિ હા પૂજા તો પછી આપણે આપણને બહુ જ લાગી પડી હોય તો શું કરું આ તો દિલીપ ભગત માટેની યજ્ઞની વાત છે આ તો કઈ આમ શિક્ષાપત્રીમાં એવું આવ્યું નથી એમ દિલીપ ભગતને શિક્ષાપત્રીમાં આવ્યું આવું એમ બીજું શિક્ષાપત્રીમાં એવું નથી આવ્યું આ તો આ તો ખાવું હોય તો તેથી તો રાત્રિથી ગણાય એટલે છ વાગ્યાથી હોતે ગણવી તો ગણાય પણ તારીખ તો આપણે રાત્રિથી જ ગણીએ છીએ તારીખ બદલે હે તો એ પ્રમાણે ગણતરી કરવાની આ તો આપણે વહેલું ક્યારે ઉઠવું એની વાત છે તો તો આપણે તો ભીહો પડે ત્યારે એકાદશી દી આવી રીતે કરીએ છીએ ને ભીહો પડે ત્યારે કરતા હોય છે કે પ્રતિદિન સૂર્યોદય થાય તેના પહેલાનો આગલા અહોરાત્રની પંચાવન ઘટી પછીનો સમય ઉષહકાળ ગણાય સત્તાવન ઘડી પછીનો સમય અરુણોદય કાળ ગણાય અને બ્રાહ્મ મુહૂર્ત કહેવાય એમ કે ચાર વાગ્યાથી પછી બ્રાહ્મ મુહૂર્ત કહેવાય ઉષા એટલે લગભગ બ્રાહ્મ મુહૂર્તનો સમય છે એને બ્રાહ્મ મુહૂર્ત કહેવાય છે બ્રાહ્મ મુહૂર્ત એટલે બ્રહ્મનું ચિંતન કરવાનું મુહૂર્ત એમ અને મુહૂર્ત એટલે લગભગ અડતાલીસ મિનિટ થાય બે ઘડીને એક મુહૂર્ત અને અઠાવન ઘટી પછીનો કાળ પ્રાતકાળ ગણાય અને ત્યાર પછીની બે ઘટી અડતાલીસ મિનિટ એ સૂર્યોદયકાળ ગણાય તેનાથી પહેલાં ઉઠવું આવું સ્મૃતિ વચન છે સૂર્યોદય પહેલાં એટલે બ્રાહ્મ મુહૂર્તમાં ઉઠવું આચાર મયુખ બ્રાહ્મ મુહૂર્ત કહેવાય એને એને કીધું ને બ્રાહ્મ આચાર મયુખમાં રાત્રે રૂપાંત્યો મુહૂર્તો બ્રાહ્મ સંજ્ઞો રાત્રે હે ઉપાંત્યો મુહૂર્તો બ્રાહ્મ સંજ્ઞા એમ ઉપાંત્ય એટલે છેલ્લાથી આગળનું ઉપાંત્ય એટલે છેલ્લા કૌમુદીમાં આવે છે કે નહીં ઉપાંત્યો એ નથી આવતું ઉપાંત્ય આવે છે પહેલા જ પ્રકરણમાં સંજ્ઞા પ્રકરણમાં જ લગભગ આવે છે ઉપાંત્ય એટલે આ છેલ્લાથી આગળનું એમ રાતે રૂપાંત્યો મુહૂર્તો બ્રાહ્મ સંગનો ઉપ એટલે સમીપમાં ને અંત્ય એટલે છેલ્લું છેલ્લાની સમીપમાં હોય ઉપાંત્ય કહેવાય રાત્રિનું છેલ્લું રાત્રિનું છેલ્લું મુહૂર્તથી પહેલું મુહૂર્ત તે બ્રાહ્મ મુહૂર્ત કહેવાય મુહૂર્ત એટલે અડતાલીસ મિનિટ ઘડી એટલે ચોવીસ મિનિટ હે અરુણોદય થયું એ એટલે અઠાવન ઘડી પછી અડતાલીસ એટલે અઠાવન અઠાવન તો પ્રાતઃ કહેવાય છે ને પંચાવન અઠાવન થી બ્રાહ્મ મુહૂર્ત કહેવાય એમ અઠાવન થી પાછી કે છેલ્લી બે ઘટી બોલ કીર્તનોમાં આવે છે ને કે રાત રહે પાછલી ચાર ઘટી કાત સંત અને સજન તજી ભજન કરવું એટલે બે ઘટી તો સૂર્યોદયમાં વહી ગઈ એનાથી બે ઘટી આગળની બે ઘડી આગળની એટલે એક કલાક આગળ એ બ્રાહ્મ મુહૂર્ત કહેવાય ને ત્યારે ભગવાનનું ચિંતન કરવું બ્રહ્મને ચિંતન કરવાનું એ મુહૂર્ત ભણવું હોય તો એનાથી વહેલો આગળ ઉઠવું વિદ્યા ચિંતન આ ક્રીમ ટાઈમ છે ટાઈમ મેનેજમેન્ટમાં ત્રણ પ્રકારનો ટાઈમ કીધો છે ને એક ક્રીમ ટાઈમ મીડિયમ ટાઈમ અને વર્ષ નહીં એમ કે ઓલો જનરલ ટાઈમ ક્રીમ ટાઈમમાં ઇમ્પોર્ટન્ટ કામ કરી લેવાનું જે ક્રીમ ટાઈમ હોય એમાં જે બહુ જ તમારે ઇમ્પોર્ટન્ટ હોય એ વિચારવાનું અને મીડિયમ ટાઈમમાં બધું કરવાનું જનરલ કામ પછી બધું મીડિયમ ટાઈમમાં કરવાનું અને પછી ઓલો ટાઈમ હોય બધો હાવ એકદમ જનરલ ટાઈમ એના કરતા એવરેજ ટાઈપ બધોય એમાં પછી થોડો ઘણો રેસ્ટ હોતે લેવો હોય તો લેવાય બીજું બધું કરવાનું એટલે ક્રીમ ટાઈમ છે ક્રીમ ટાઈમ કયો કહેવાય બ્રાહ્મણ ઉઠી ત્યારે મગજ છે એ એકદમ તેજ હોય ને તેજ હોય ને જ્યાં લગાડો છે લાગી જાય બહુ જાજુ હોવાઈ ગયું હોય તો પછી મગજ ઓલું ઓલું થઈ જાય વધારે ઓવરડોઝ થઈ ગયો હોય આપણે જેમ જમતા હોય તો બહુ ભૂખ્યા હોય ને જમતા હોય તો કેવું તેજ આવી જાય ને બહુ ભૂખ્યા હોય ને જમીએ એટલે આમ જાણે લાઇટ આવી હોય એવું થઈ જાય ઓવર જમીએ તો પછી ડીમ થઈ જાય એટલે હોવાનું એવું હોય કે માંડ માંડ એમ કે ઓલા કોઈ વાતે બેઠા ન થતા હોય એટલે ઓલો જે ક્રીમ ટાઈમ એવી જાય અને ક્રીમ ક્રીમ લાઇટ હોય ક્રીમ ઉર્જા હોય ને એ બધી હોય જાય ક્રીમ ઉર્જા હોય જાય એટલે ક્રીમ ઉર્જા કઈ કહેવાય કે અમે નાખ્યા ભેળી ચોંટી જાય એટલે એ ટાઈમ એવો હોય કે બરાબર સ્વસ્થ નિદ્રા થઈ ગઈ હોય અને પછી તમે જાગો એટલે તરત જ એટલા માટે કીધું કે રાત રહીએ પાછલી ચાર ઘટિકા તયે સંત અને સયન તજી ભજન કર એ ક્રીમ ટાઈમ છે સાધુ પુરુષોને તો ક્રીમ ટાઈમ એ જ કહેવાય ક્રીમ ટાઈમનો ઉપયોગ ઇમ્પોર્ટ ઇમ્પોર્ટન્ટ આઇટમમાં કરવાનો હોય ક્રીમ ટાઈમનો ઉપયોગ ઇમ્પોર્ટન્ટ આઇટમમાં આઇટમમાં કરવાનો એટલે આપણા માટે શું ઇમ્પોર્ટન્ટ આઇટમ છે એ જોઈ લેવાની અને પછી ક્રીમ ટાઈમનો ઉપયોગ એમાં કરવાનો હે ગ્રહસ્થ નહીં ભગવાન તો ઇમ્પોર્ટન્ટ છે જ તો એમ ગ્રહસ્થને પહેલાં ભગવાનનું સ્મરણ કરી લેવાનું અને પછી થોડુંક ઓલું હતું વ્યવહાર ચિંતન કરી લેવાનું કે આજે હું કરીએ તો ઠીક જાજા પૈસા ક્યાંથી આવે પછી ધર્મ ચિંતનનો ટાઈમ આવે બ્રહ્મચિંતન પછી ધર્મ ચિંતનનો ટાઈમ આવે અને પછી વ્યવહાર ચિંતનનો ટાઈમ આવે એવું પછી વ્યવહારનું ચિંતન કરવું પછી હવારમાં ભગવાનનું ચિંતન થઈ જાય પછી ઓલું ચિંતન કરી લેવાનું કે આપણે કંઈ ભૂલતા તો નથી ને આપણે મહારાજની આજ્ઞા કઈ ચુકાતી નથી ને મહારાજની આજ્ઞા પાળી શકીએ છીએ ને એવું થોડુંક ચિંતન કરી લેવાનું અને પછી વ્યવહાર ચિંતન કરવાનું વ્યવહાર ગ્રહસ્થન હોતી એવી તો એને ટાઈમ મેનેજમેન્ટ કર્યું કહેવાય ભગવાનની દ્રષ્ટિએ કે હારો ક્રીમ ટાઈમ મીડિયમ ટાઈમ અને એવરેજ ટાઈમ ત્રણ પ્રકારના ટાઈમ એના માટે ક્રીમ ટાઈમમાં ઇમ્પોર્ટન્ટ ઓલું કરવાનું મીડિયમમાં બધી ઓલું કરવાનું ધર્મચિંતન ને ઓલું બધું કરવાનું અને પછી વ્યવહાર ચિંતન કરવાનું આચાર મયુખમાં રાત્રે રૂપાંતિઓ મુહૂર્તો બ્રાહ્મસંગનો રાત્રિનું છેલ્લું મુહૂર્તથી પહેલું મુહૂર્ત તે બ્રાહ્મ મુહૂર્ત કહેવાય છે સૂર્યોદય પહેલા છન્નું મિનિટના સમયને કહ્યું છે અને અડતાલીસ મિનિટ ઓલી છેલ્લી બે ઘડી સૂર્યોદયની કાઢ નાખી ચોવી દો અડતાલીસ અને બાકીની બે ઘડી છે એ બ્રાહ્મ મુહૂર્ત એટલે છન્નું મિનિટ થઈ એમ અને પ્રયોગ પારિજાતમાં રાત્રેસ્તુ પશ્ચિમો યામો મુહૂર્તો બ્રાહ્મ ઉચ્યતે હવે ત્રીજું નામ આવ્યું યામ એટલે રાત્રિનું છેલ્લું મુહૂર્ત એટલે બ્રાહ્મ મુહૂર્ત સૂર્યોદય પહેલાનો છેતાલીસ મિનિટનો સમય તે કહેવાય અડતાલીસ મિનિટ હોય છેતાલીસ તો નહીં પણ લખવામાં ભૂલ થઈ છે યા માટે પ્રહાર થાય પ્રહાર આઠ હોય ત્રણ કલાકનો એક પ્રહાર છે એ ત્રણ કલાકનો આ જૂના જમાનામાં કે ભેંસોને પહાર ચારવા જતા એ પ્રહારનો વપરાશ પહર એટલે વહેલા ઠેઠ બે વાગે જાય અને પહર ચાર વાગે એટલે બે ત્રણ કલાક ચોમાહામાં સારું હોય ને વીડી હોય તો અહીંયા બેસું ચારી આવે તો પહર ચાર વાગ્યા આ બ્રાહ્મ મુહૂર્ત વેદાભ્યાસ માટેનો શાસ્ત્રાભ્યાસ માટેનો સમય છે એમ સમજવું અતિ ઉત્તમ સમય છે શાસ્ત્રનો અભ્યાસ કરવો હોય તો એને અતિ ઉત્તમ સમય એ છે બ્રાહ્મ મુહૂર્તમાં ઊંઘી રહેનાર હવે ઊંધું થઈ ગયું છે શાસ્ત્ર નો અભ્યાસ બધા હાજે જાગે એમ ત્રણ વાગ્યા સુધી જાગે પછી બ્રાહ્મ મુહૂર્ત શરૂ થાય તે હોય જાય પછી દસ વાગે જાગે એ નિશાચર નો ટાઈમ છે રાત્રે બાર વાગ્યાની આજુબાજુનો ટાઈમ છે એ નિશાચર નો ટાઈમ છે આ બ્રાહ્મ મુહૂર્ત વેદાભ્યાસ માટેનો શાસ્ત્રાભ્યાસ માટેનો સમય છે એમ સમજવું બાર વાગ્યા પછી બાદ ગણે બાર વાગ્યા પહેલા તો કઈ વાત બાદ નહીં અગિયાર સાડા અગિયાર પછી જેમ જેમ બાર આવતા જાય એમ એમ બાદ આવતા જાય બહાર જેમ જેમ નજીક આવતા જાય એમ બાધા આવતા જાય બ્રાહ્મ મુહૂર્તમાં ઊંઘી બાર વાગ્યાની આગલો અને પાછલો એ બે પ્રહર છે એ હોવાના છે એટલે બાધ એટલો આવે કે ત્યારે હોવે નહીં તો એ પછી હોવાનું ઓલામાં જે ક્રીમ ટાઈમ હોય એમાં હોવાનું લેવું પડે એ જ મોટો બાધ એમ ठीक <laughs> પછી આને લાઈટમાં હોવું પડે એનું શું પહેલાના જમાનામાં લાઈટ નહોતી એટલે હોવાની વ્યવસ્થા જ હતી એની અંધારામાં સુઈ જાવ એમ પછી લાઇટમાં હોવે એનું લાઇટ એક વાર છ વાગ્યા પછી જ આવે ને લાઇટ હવાર છ વાગ્યા પછી જ આવે ને એટલે પછી છ વાગ્યા પછી હોવાનું ચાલુ કરે ને બાર વાગ્યા પછી જાગ્યા હોય તો એને છ વાગ્યા પછી હુવે નહીં તો ઝોલા ખાવા પડે ઝોલાઈ ન ખાય તો સ્ફૂર્તિ તો ન આવે એટલી બધી હું તો ન હોય ને પૂરતું એટલે બુદ્ધિનો ખોરાક હો છે નિદ્રા છે એ બુદ્ધિનો ખોરાક છે જેને તમે ખાવા ન દો તો આપણે ખાધા વિનાનું જેમ થાય એમ એને નિદ્રાણ થાય આપણે ખાધા વિનાનું જેમ થાય વડકા થાય ને એવી રીતે નિદ્રાને ઓલું બુદ્ધિને નિદ્રા ન મળે તેને વડકા થાય એટલે હાલતા હાલતા લઈ લે આ બ્રાહ્મ મુહૂર્ત વેદાભ્યાસ માટેનો શાસ્ત્રાભ્યાસ માટેનો સમય છે એમ સમજવું બ્રાહ્મ મુહૂર્તમાં ઊંઘી રહેનારને સ્મૃતિ રત્નાવલીમાં પ્રાયશ્ચિત કહ્યું છે કે બ્રાહ્મે મુહૂર્તે યા નિદ્રા સા પુણ્યક્ષય કારિણી તામ કરોતી દ્વિજો મોહાત પાદકૃચ્છેણ ઉચ્યતી એક પાદકૃત વ્રત કરવા બ્રાહ્મ મુહૂર્તની ઊંઘ પુણ્યનો નાશ કરે છે જો મોહને લીધે દ્વિજ બ્રાહ્મ મુહૂર્તમાં સૂઈ રહે તો પાદકૃષ્ણ વ્રત કરવાથી તે શુદ્ધ થાય છે તે પછી શ્રી કૃષ્ણ ભગવાનનું સ્મરણ ધ્યાન અને નામ સંકીર્તન કરવું ભગવાનના ભક્તોનું અને તેમના સ્થાનો તીર્થક્ષેત્રો વગેરેનું પણ સ્મરણ કરવું આ બધું શ્રીમદ ભાગવત અષ્ટમ સ્કંધના ચતુર્થ અધ્યાયથી જાણી લેવું જો વહેલા ઉઠાયું હોય તો એક મુહૂર્ત એટલે કે અડતાલીસ મિનિટ અને થોડું મોડું ઉઠાયું હોય તો એક ઘડી ચોવીસ મિનિટ સુધી ધ્યાન સ્મરણ આદિ કરવું ધ્યાન ન થાય તો ભજન કરવું ભજન ન થાય તો શાસ્ત્ર અધ્યયન કરવું એમ અને તે પછી શૌચની શુદ્ધિ શુદ્ધિવિધિ કરવી તે બાબતમાં મનુ મહારાજે કહ્યું છે કે એકા લિંગે ગુદે તિસ્ત્રો દશ વામ કરે મૃદહ મોડું થઈ ગયું છે એટલે રાખી સહજાન સ્વામી